એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું આ <laughs> વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રુદ્રભાઈ વાર્તા સાંભળે છે અને તેની સાથે એની આખી ટોળી છે પ્રથમ મેઘ વિરાજ ઝાંખી સાંભવી અને આરોહી પણ વાર્તા સાંભળે છે આવો આવો મારી ટાબર સેના ઝાંખી બેન સાંભવી બેન આરોહી બેન ધ્યાનથી સાંભળજો બધા આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો ગીજુભાઈ બધેકાની વાર્તા છે મૂછાળી માની વાર્તા હા અને વાર્તાનું નામ છે વનકો જોડા લઈ ગયો <laughs> અરે ભાઈ જોડા એટલે બૂટ ચંપલ પગમાં પહેરવાના જોડા એક નિશાળમાં છોકરાઓ બધા ટોળે વળ્યા હતા તમારી જેવા હો અને આ એની વાર્તા છે એક કે કાલે આપણી નિશાળમાં પેલા વિશ્વાના જોડા કોક લઈ ગયું કહે છે કે વનકો લઈ ગયો વનકો છે જેવો તને ઈ કોણે કહ્યું મને તો લખડો કહેતો તો લખડો પણ લખડો ક્યાં સાચું બોલે છે ચાલ ચાલ આપણે લખડાને પૂછીએ અને ગયા લખડા પાસે હે લખડા આ વનકો વિશ્વાના જોડા લઈ ગયો એ વાત સાચી કે ભાઈ મને બરાબર ખબર નથી પણ પેલો રામકો કહેતો હતો કે છનકે એને કહ્યું કે વનકો જોડવા લઈ ગયો છે વનકો એના પગરખાન એના બૂટ લઈ ગયો છે ચાલો ત્યારે છનકાને જ પૂછીએ બધા ઉપડા છનકા પાસે એલા છનકા આ વિશ્વાના જોડા કોણ લઈ ગયું કોણ શું વનકો લઈ ગયો વનકો તને ક્યાંથી ખબર મને તો મને તો પેલો ભગલો કહે કે વનકો જોડા લઈ ગયો છે લો બોલો આ ભગલો આવે જુઓ આવે જુઓ જુઓ એલા ભગલા તે વનકાને જોડા લેતો ભાડો તો કે ભાઈ ભાડો તો નથી ઓલો રવલો નહીં પેલો ચડી પહેરે એ હા તે ઓલો રવલો કહેતો તો કે વનકો જોડા લઈ ગયો પણ આ વિશ્વો પોતે આવે જુઓ જુઓ એક જણાએ કહ્યું જો વિશ્વ આવે એલા વિશ્વા તારા જોડાની તપાસ કરીએ છીએ કહે છે કે વનકો લઈ ગયો છે હા ભાઈ ઈ જ લઈ ગયો છે મને મને ઓઈલો રામલો કહેતો તો કે રવલો કહે છે કે વનકો ચોર છે લો બોલો ચાલો ત્યારે આપણે રવલાને પૂછીએ હે એલા રવલા આ વિશ્વાના જોડા વનકો લઈ ગયો છે એ નહીં તો બીજો કોણ લઈ જાય પણ તે જોડા લેતા એને જોયો હતો એને ભાડ્યો તો તે હું કાંઈ ત્યારે પાસે ઊભો તો એ તો ભીમલો કહેતો તો કે વનકો લઈ ગયો છે લો બોલો એલા ચાલો બધા ભીમલાને ઘેર ચાલો અને બધા ગયા ભીમલાના ઘેર હે ભીમલા એલા એ ભીમલા તે તો વનકાને જોડા ચોરતા ભાડો તો ને ભાઈ મેં મારી નજરે નથી ભાડ્યું કોક કહેતું તું ખરું કે વનકો ચોર છે લો બોલો કોઈને ખબર નહીં બધા એકબીજાની વાત માનીને એવું નક્કી કરી બેઠા કે વનકો ચોર છે કાંઈ એકબીજાની વાત માનીને નક્કી થોડું કરાય આપણે તપાસ તો કરવી જોઈએ તો ભાઈ આવ્યા વનકાની ને એના જોડાની ને વાર્તા હતી વિશ્વાના જોડાની ખરેખર વનકો લઈ ગયો તો કે નહીં એને કોઈને ખબર નહીં ને બધા એકબીજાની વાતો કર્યા કરે ખાલી પીલી ઓ ભાઈ આવી હતી આ વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે તમારા માટે બીજી સરસ મજાની વાર્તા લઈને આવવાનો છું હું હો આવજો